ભાવ ભગવાન નો ગોવા હું ઉભો બાપરીની ભાવમાં ખરો છત્રીની ભાવમાં નવા અનારોનો રસ્તો રસ્તો તો કંટા કાઢે નાનજી થતું નવમાં તેનો પચાસ નવના અનારોનો કંટા ગોળો ભગવાન ભગવાન ભગવાન belum belum Bapak-bapak

perempuan pokok apa berapa bakal Dari wakil uang itu Nah, temukan uang bakal Agak મોટી ગુણ સંસ્કાર ભાઈઓ એક નામ કીધું છે પણ ત્યાં પછી દાદાના સંપર્કમાં એટલા બધા આવવા નથી તો એ ભાઈઓએ શું આપણે ધ્યાન રાખવું જોઈએ એ જરા કહો દાદા તેની વિધિ કરી હતી હા

જ્ઞાન એનું નામ કહેવાય કે હર્ષ ક્રોધ ગુણ ઉપાધિ વેરાવતા પોતાના દોસ્ત છે નીકળ્યા એનું આ પોતાના ગુના દેખાય તમને પાપ પોતાના ગુના દેખાય જ્ઞાની પોતે જ્ઞાની બધું જ્ઞાની બધું

ભગવાન

કરે રચના Thank you. પ્રકારનું જ્ઞાન થવું કે આપણે બધા અંતરાળ ઉપાડ પ્રકાશ બહુ બહાર મહાકોટમાં ખોટી વાત

ચડી બીજે કઈ એવું ના કરીએ એમ કે પાછી બીજે દાડે એવી એવી ખાસ છે ઘણા એવું માણસે વિચારો કર્યું એક માણસ વિચારો કર્યો હોય પણ ખાલી બચી તો નહીં કેવા માણસો તમારા કોઈ પર કરી ખાઈ જાય એને સારી ખોરાક શું કહું તમારા પ્રાવમાં કોઈ પર ખાઈ ખાય એટલે તમારે સમજી લેવાનું કે ખાલી હું સ્થિર મને કહેવાય છે તારું વેગ ના બનવું તમારે પૂછવામાં આવે પોતે કઈ જાય ખબર પડી જાય તારે બોલાવીએ તો તારા ત્યાં ભેગ હોય નહીં તો મનમાં એમ પર પગડી કે એ માટે છે જાતિ બધું થાય છે જાતિ આ કે તારા કેમ ફૂટી ગયા હું ના જાણવું જોઈએ ઘણી વાત આપણે નાના છોકરાને આવડે છોકરાને કહું કે જ્યાં આપણે મારા બુક છે બની ગયું જે થઈ ગયું એ કરેક્ટ માનશો તો શું માનશો તો બને તો બની જાય છે મકાન બને આપણે હજુ આપણે શું કરવું ભૈરા કરીએ બરોબર નથી કરેક્ટ છે આજે બરોબર શું કહું હવે વધારે તો એ કરવો શું કહું તારું એનું કામ છે કુદરતનું કામ છે અને પ્રયત્ન કરો તો કાશ કરો તો આ બહુ જેટલો ભાગે bangun dia emang kalau posisinya kabur ibu ngeri बहुत भारी है तो उसको बकरा खेल नहीं आते हैं जहाँ नहीं बार बार की बात नहीं बात बात में चली को किसी को देर नहीं क्यों गाड़ी तो પછી કોણ વાળું કીધું મેં ઘણું વાળું કે બીજા પતી જાય આ લોકો <laughs> છે પ્રબળે જેના સંસ્કાર આખા વર્ગમાં ફેલાય છે અને અનારી જે આર્ય અને આ અનારી હતા ના રહ્યા અનાર્ય ના રહ્યા રાષ્ટ્રપતિ તારા પડી બેઠા રાષ્ટ્રપતિ કરી રાષ્ટ્રપતિ હું ડોક્ટર નો ફોટો ચાર કહેવાય કથા કથા છે બંધ કરવો એનો અસર કહેવાય હું આખું કથા નથી તો ઉભો કર્યો એનો અસર કહેવાય હું આખો શું કહેવાય અને રૂપણ જેવા એ સારા ભરીને ખાયા ખોટ બી મળી પણ નતો તો અને વિચાર છે બધું આ તો જગત બધું ભાઈ મારા છે એ ભૂલી રહ્યા છે અને આગળ પૂછતા થાવ બરો મેળવા આ તો આ તો ચાર તમને પૂછવા ન પૂછતા જ રહ્યો છે ચાર પડી ના જાય એટલા બે પક્ષી પડી જાય છે પૂછવા તો પૂછવું વગર મને ફરી જવું સારું બોલે લોકો અત્યારનો ફાન નથી જે બની ગયું જે કરે માણસો એકો શબ્દ લખી લો જે બની ગયું એ કરે ભૂલ બની એ તમારા જતા હતા અને કોઈ મદદ પર કરાવે પગ ભાગી ગયો છોકરો તો પગ ભાગી ગયો તેની ભૂલ તેની ભૂલ આ બસ મસ્ત કરે સંસારનો સંભળ આ તમારો સાથ પકડો આજે પેલો જ્યાં પકડા છે પણ એની ભૂલ તો ભૂલ લક્ષ લખી આવશે છે બાકી ઉપર બરાબર લક્ષ્મી યોજના ચોપડવાની છે વાક્યમાં વસ્તુ ભોગવી ત્યાં પોતાની બહાર ઝેરી છે તો પી ગયો કારણ કે ધર્મ જે પીતી એમ ગીરી એની બોટલ પર જગત પી ગયું સમજી અને પછી ડાક્ટર ગોઠવા છે બટલો ગોઠવા છે એક માણસો હે બાળકો બહાર આવ્યો ઉપર લોકો લોકો પાણી ખબર આવી આ બધા બાપા થયા નથી ડાબો નહીં તમારે પુસ્તકમાં રસ્તો પડ્યું I'm qualified father and I'm qualified mother. Because if you think it is India, શું વાતો ભૂગો ગઈ વિકાસ પર ઘણા પુત્રો છો તમને ચેક પડે ના આપણે કોણ છીએ સાથી સમજણ ના હોય તમને તો સાથે સમજે ના ભોગો એની દૂધ જ્યાં તમારા આસપાસ ભાઈઓ ને એ તમારી ભોગ તમે શિવાજી દિવસ તેની સાથે તમારો વિકાસ કિતે જીવન જીવન જળ ભોગો જતા પગાર છે નહીં જતા તમારો પગો કયો આવે એ લોકો બધાને આ બધું જગ્યાએ નહીં બરોબર ને એટલે ભોગવું છે આ જે બને છે કરેક્ટ છે એવા કેટલા શબ્દો લખી લો તો જવાબ આપવો એવું છે ને સ્ત્રીઓના કોઈ સ્ત્રીઓને હેરાન કરશો નહીં બધા હેરાન કરી જાય નભાઈ લો તો મોટા મન ના અને સ્ત્રીનું મન છે સંકોચ એક મન છે એને હેરાન નહીં કરી દે તમે હેરાન કરશો તો મનનો મહત્વ કરશે તમે મહત્વ રાખો નહીં તમે બોલા બી ના પણ રાખે તો મન હોય એ તો મનનું હોય મહત્વ રાખે કે આજે મજબૂત છે એટલે બાપ મારા પણ લોકો બહાર ની કિંમત કે છે અને તમે અમે લાગમાં ના જો લાગે એમ કે નાગર ની વર્તન એવું ખરું નાગર જેવું વર્તન હોય સ્ત્રીઓનું એ ખરું સારી હોય તમને જો સુધારતા આવે તમે નાગણ બનાવે પછી તમે એને નાગણ કરો તમારું શું છે તેનો સુધારો તો તે થાય સંસ્કારથી સુધારો તે થાય આપણને સુભાષ ના આવડે મારી વાત ગમે છે ને તમારે કોઈ કરિયર કામ કરતો કરિયર કામ કરતો મારે પણ તે પગલા પાડો મારી ઘર મારે તો તે પગલા પાડો બહાર ભલા ભૂલા ભૂલ પોતાનો ગયો આવી ખાલી કહું તો કઈ ઘણા બે આવે તો બધા છોકરા છોકરા બધું ક્યાં કરે આજે ઉભા ગયા એ મંદિર બીજી જેવું વ્યવસ્થા બીજી જોવું બીજું મારું કામ છે બીજી તમારું ઘરે તો બીજી બાજુ વાત બહાર લઈ ના કોઈ મારી મારી ગયા બીજી તું સારું સારું જમાડે મારા મોટમાં તમે જ નીકળ આવે મારું મારું આપણે તો પહેલાથી બોલતા હતા કરી હોય જીવો ડાયરેક્ટ ડાયરેક્ટ જીવન ક્લેશમાં નિરંતર ક્લેશમાં છે ઉપાધિ આવે ને તે ચિંતા ના કરવાની જનતો બધી આપી દે

not going to exist. You, you bring the two bodies આપણા મનમાં એનું મન છે કે સમાજ શીખે છે મારા છે અને જે કોઈ કોઈ હેપી રહ્યા હતા તો એ જાવડી કરતા પહેલી આપણે થાય છે

કોઈ આવો ધણી એની ઈચ્છા તો હોય ને ચતુર્વિધિ કરી નાખી જિંદગીમાં તમારો પોતાના અંદર ખાવા માટે હોય જવાબદારી કોઈ નહોતું બહુ છે બીજી વાત ઉદાહરણ બધા સાધના છે ને તે વાપરો છો તમને ઉપાધિ જે માગો જે આપો બરાબર સામનો કરવો માનતા નથી બાપા બાકી છે ચાલી જાય છે એટલે જરા કંટ્રોલ માં રાખવા જાય તમે ગીરી માં આવશો ને તો તમારું અને વખત નથી પાછળ

ભાઈ કે છે કે અક્કલ વગરનો ધણી હોય ધાણા જેવો હોય તો કે એને ક્યાં સુધી સુધારો એના કરતા બીજો ધણી કરો શું ખોટો બીજો ધણી કરો શું ખોટો ધાણા ને સુધારો ક્યાં સુધી બીજો ધણી કે મગજમાં આગળ હિંમત મગજમાં આવતો નથી નવો કરવો કઈ જોડે જીવન શું કરા કરવું લખ્યો ક્યાં છે ગાણા જોડે જિંદગી કાઢીઓ પડે તો બીજો ધણી મળે ત્યારે કરો હા બીજો સારો ડાયો બીજો ભાઈ ને બીજા બીજા પણ ના પડે તો જયારે હૈના ભાવ ત્યારે કોઈ કઈ પાડે એક કિલો ના પણ જાય છે જે કિલો છોકરો ઉદ્યોગ ના આવે કઈ બોલે કઈ મળે હોય દોઢો કિલો બદલે આપી કાંડા ની હમ એક જ પછી રહે મારા બાપ જેવા કલર માસ્ટર ના કોણ આપણને છોકરો મોટા કરવા સંસાર કોણ કરી શકે હું જાણતો નથી ભણે નથી સંસાર પોતામાં કરેલો નથી શું નથી ઉપાડી દે કોણ કહ્યું હવે કોણ કહ્યું સમજો ખરાબ વિચાર ના આવે બહેરી ઘર મળે ત્યારે ખરાબ વિચાર ના હતા બહેરી ઘર મળે તો બહેરી માટે નાસ્તાવાદ બહુ નથી કરતા અને આપણે અહીંનો અમેરિકન તો બધા જ કરતા છતાં આ લોકો પણ સુખી છે આખો બધો પ્રકાર થઈ જોડે છોકરા જોડે નફર જોડે તે જોડે બધા ભણ્યા જોડે મકાન ગાડી જોડે ભાગ જોડે બધું જોડે મોહ કરતા છે ગણતરી મોહ છે અને ભગવાન એ કે બાળક તમારો અમુક તમારો ભોગ લીધો ભગવાન થાય છે ભગવાન પણ આવે ભોગો કરી ગયો મારો ભગવાન ભોગો અને મળી ગયો પણ ભગવાન મારો એવું કે કેમ લાગે આ બુદ્ધિ થવા માટે સજેલા આ તો ત્યાં ઇન્દ્રિય સિદ્ધમાં મસ્ત બિચારા બીજો મીઠું જ્ઞાન એ બધા કરો પૈસા હોય પચાસ કરો રાખી કરાશે

અને આ કપાયેલું લોકો કપડું છે એટલે વિડીયો વિડીયો કપાયેલું પડે ભઠી ગયું નથી જરૂર ગામને શાંતિ છે ને તે હું આવો ગયો છું બાર ભઠીમાં ગયા જાઉં છું તો શાંતિ મુંગરજન આ લોકો વરસ નિપાળ સંસાર જોડે નહીં સંસારનો નિપાસ છે નહીં એમાં મૂકો શું થાય અને આખો બિચારા એકલા ઇન્દ્રિયોમાં જ બીજી કઈ ભાગે નહીં પપ્પા આટલો હોય ને તો એ આખો બધો આ ચાર્જર કર્યા છે આટલો બધો ગયા ચાલજે આપણા ઇન્ડિયનો કરતા વધારે પ્રેમ કેટલા કરે આસક્તિ પ્રેમ કરું નામ કહેવાય બે ઘર ખબર નહીં તો પેલા કોણ ઘટાઈ નહીં તાર કોણ કહેવાય ધ્યાન તો હતો નહીં આ પ્રેમ જ તો બધું હોય જ નહીં પ્રેમ આપણે આકર્ષીને પ્રેમ કહેતા તમે કહે છે ધ્યાન એનું નામ કે આપણા ઉપર આપણે ધોર મારે ને તો એના ઉપર ધ્યાન જ જે એકલા માલિક ના હોય એમને તમે બારો બોલો કોઈ અમને પ્રેમ ખુલ્લા જે ઘટેલી ઘટેલી એમનું ધ્યાન કહેવાય અને તે પ્રેમ એ જ પરમાત્મા